મેં કહ્યું મેં એને કહ્યું મેં કહ્યું ટુ એચ નવોને તેને ભેગા કરવાની પ્રયોગ જે જાણતા ના હોય તો લાખ લાખ વચ્ચે પાણી નહીં થાય શું કહ્યું જાણતા હોય તો અડધા કલાક કરી કરવા જે કહ્યું છે ને જ્ઞાની પૂછે કલાકમાં કેવું જ્ઞાન આપે શું કહ્યું ચોખ્ખું લખ્યું એક કલાકમાં એક ગુંઠા વાંચ્યું નથી હા વાંચ્યું છે ને વાંચ્યું છે મેં તો વાંચ્યું નથી આવતું ધ્યાનમાં નથી આવતું એક ગુંઠાણું દૂરથી એવું લાગે પોતાની બુદ્ધિથી એવું લાગે કેવું બધા માફ કરી જતો એવું લાગે પણ તાકે તારે ખબર પડે કે તારું આપણે ગણતરી ભૂલ થશે એટલે દાદા આજે મહાવિદ્ય ક્ષેત્ર શ્રીમંદર સ્વામી આ બધી વાત તો બુદ્ધિ થી પર જ છે ને બુદ્ધિ થી ચકાસવા જાય તો ક્યાંથી હા કઈ વળે નહીં અને આ જ્ઞાન બુદ્ધિ ને ગણતો નહીં પછી તમે બુદ્ધિ શીખતા છે જ નહીં વાંચતો જ પકડી શકો છો અને ફળ ઉત્પન્ન થાય છે તે પછી એવું નથી હોતું કે પછી મેજિક ના જેવું શું કર્યું કે જતું રહે પછી એવું જેવું નથી હતું નિરંતર સંયમ વધતો જ જાય શું કર્યું સંયમ પરિણામ વધતા વધતા જાય સંયમ પરિણામ શરૂઆત થી મારી સંયમ પરિણામ પૂરા થયા અમુક સંયમ પરિણામ સંયમ પરિણામ વધ્યા કરે દિવસ દિવસે વધતા જ જાય ગઈ સાલ સંયમ પડ્યા હતા કદાચ આ સારું એ અનુભવાય કદાચ કાકી જેમ ખલાસ થતી જાય તેમ તેમ સંયમ પડ્યો પૂર્વનો માલ જે ભરેલી કાંકી જે પૂરણ કરેલી છે તે ગલન થઈ જાય જેમ જેમ ગલન થાય તેમ સંયમ પરિણામ છે પૂરણ ગલન પૂરું થઈ ગયું કાકી સંયમ પરિણામ કે અને જ્ઞાને બધું આખું આપણે ખ્યાલ માં જ રહેવું વાંચવું પડે નહીં કયું કરવું પડે નહીં ખ્યાલ માં જ આપણે પેલા મિત્રો પાયા ખરા પામી ગયા ખરા થોડા ન રેવાય તો આ બોલીએ તારે એકદમ પૂરી જાગૃતિ આવે તારે એકદમ પૂરી જાગૃતિ આવે છે આ બોલીએ છીએ એટલે એમ કે જાગૃતિ આવે આનંદ સુરે આનંદ સુરે બાકી બધી બહુ બોલીએ છીએ આ બધા મંત્રો બોલીએ છીએ બોલીએ છીએ પણ મંત્રો મંત્રો ની જગ્યાએ ને આપણે આપણી જગ્યાએ અને આ પોતે પોતે જ જાણ પોતાના માટે જ બોલીએ એવું લાગે જાગૃતિ આનંદ એટલે બહુ મોટું આશ્ચર્ય કહેવાય આ તો મારા જાણ્યું હતું આવું આશ્ચર્ય બરાબર દર્દીઓ બોલશે મને વગર ઓળખી બોલે છે તો કલ્યાણ બરાબર કોઈ ને આપડે કહીએ કે આટલું મારું કહેલું માન છે હા તો એનું લાગે પડે આપણે અહીં બધા તે લાગે છે બધા એવા ગાય ભરતા તો એ બધા હીરા પહેરતા છે બધામાં પાંચ પાંચ લાખ હીરો કઈ બધા પહેરતા છે એટલે અમુક ઘરમાં આપે બરાબર અને આપણે કેટલા આ બધા હીરો કેટલા આ બધા ઊંડો લાવો એટલે કર્યો કાલે તંદુરી કહેતા હતા ને તમને એવું થઈ જતું તમને રોજ આખો દાડા હતાર હતાર કરું નહીં હું મારે તમારે આપવાનું નહીં પડે એને હું અભ્યાસ કરી દાદા હું અહીંયા આવતો નથી હમણાં પણ રટણ તો રહ્યા જ કરે કન્ટિન્યુ અવાતું નથી પણ પીળો વધી જાય બધી નિયમ કરે ને ત્યારે પછી બધી કઢાવું નહીં કે વધી તો દાદા અહીંયા આવવું હોય ને તો રીત વીક નો આવે દાદા પર સત્સંગમાં આવવું ને હજાર વિઘ્નો આવે અને સિનેમા જોવા જવું હોય ને સિનેમા જોવા તો ઓફિસ માં કોઈ મળવા આવે ને તરત જ ટાઈમ મળી જાય હા એ આ બધા પૂછવા આવે અને આ વેકેશન ની અંદર આઠ દસ દિવસ નો અમારો જે પેલો વ્યવહાર નો કાર્યક્રમ છે તે થવાનો છે એટલે બાવીસમી તારીખથી તે ત્રીસમી તારીખ સુધી હું હા એના લોકોને ન હોય ત્યારે સમજાય ને હોય ત્યારે હોય ત્યારે કેમ સમજાય આ પાણી છે હવા છે ન હોય તો ખબર પડે હા તો ખબર પડે આ મદ્રાસ મદ્રાસ વાળા બૂમ કરે પાણી નથી તો અને આપણે ઉમરા જતા ટોળા ટોળા એક બેન ને વડોદરા ધક્કા ધક્કો નતા કરો એટલે શાંતિ સમજાય ચા માટે પાણી બોલો બરોબર જરૂરિયાત પૂરતું વાપરો ઘણા પાણી નહીં આવતા કે ઘણા વખત નથી આપતા એટલે વધારે જોવા મેં એમને કહ્યું ત્યાં ઢોળવાની પ્રક્રિયા છે એ કાયદાની વાત છે કાયદા વગર છે કાયદેસર જ છે ને પછી નવાનું તમારા કોટામાંથી માંથી દોરી રહ્યા બરોબર પછી એક દાડા એવા પાણી નહીં મળે માટે વ્યાજની રીતે વાપરો તો ભલે ફ્રી ઓફ કોસ્ટ થાય વ્યાજની સેવા કશું કઈ બગાડે બગાડે કુદરત કેવી રીતે બગાડ શા માટે બગાડવાની કરું છું એ ભાન મિથ્યા દર્શન છે હું કરતો નથી એ ભાન કેવળ દર્શન છે જે કઈ પણ કરવામાં આવે કઈ પણ એટલે ગમે તે હોય આ બાજુના પાડોશ એમ કે બેન દયા બેન તમે બહુ ખરાબ કરો આ બાજુના પાડોશ ના બહુ સારું કરો તેને આમને પોસાય ના પણ થાય આ જગત માં જે કઈ કરવામાં આવે તે જગત ને પોતાય ત્યાં ન પણ પોતાય શું કહ્યું પોતાના તરફ દ્રષ્ટિ રાખશો તમારું નામ લઈ કેટલાક લોકો જાય કેટલાક ના પૂછ જાય કેટલાક વિરોધ કરે શું ગભરાવાનું નથી પોતાની ના આ બાજુના લોકો કે છે બહુ સારું કરી જાય અમને આ પસંદ નથી એમાં જો આપણે ગભરીએ ને તો આપણું ગભરી એ કઈ જરૂર નથી જાતા નથી કરતા થતો નથી ખરેખર ભાન પૂરો કરતા થતો નથી તમને બોલે ચાલે નહીં ભાન કરતા નથી બરોબર તમને રીતે સમજવું છે આ વાક્ય સમજાઈ ગયું ને હા આપણે આપણે છીએ તેમ અને આપણાથી જે કઈ થાય છે આપણાથી જે કઈ થાય છે પછી તમારે પોસાય કે ન પોસાય પણ એક અજ્ઞાન હોય ત્યાં સુધી બાળકો ન કરતા છે તમને ગા ભાવ કર્મ નહીં કરતા નહીં તમારો ભાવ જ ના હોય ત્યાં ભાવ અજ્ઞાન હોય તો નહીં હોય પછી ભાવ જ ના ભાવ કર્મ હોય એટલે અજ્ઞાની ને ભાવ કર્મ કરતા કરો પણ તે સ્વતંત્ર મિજાજ થી નહીં સ્વતંત્ર તો કોઈ કરતા છે કોઈ કરતા નહીં કોઈ વસ્તુ કરતા નથી નૈમિત્તિક જગતમાં કોઈ એનો માલિક નથી બનાવનાર નથી રિસ્પોન્સિબલ કોઈ ખરેખર ખરેખર વ્યવસ્થિત પણ કરતા નથી આપણે કહીએ છીએ પણ થઈ જ રહ્યું છે વ્યવસ્થિત આપણે એને નામ દઈએ કે આ વ્યવસ્થિત ના હિસાબે થયું થયું બરોબર પંદરમી જૂન પવન આમથી દોષ બંધવાવો વાદળા દોષ બંધાવમાં વરસાદ જેવો થયો બધા સંજોગો ભેગા થાય એ બધે ભેગા કરી આપે ભેગા કરી આપે પાર્લામેન્ટરી પદ્ધતિ આપણે એમણે કહ્યું ને એ નહીં સમજાયું જયંતિભાઈ આપણે ભાવ કરીએ છીએ આપણા આપણે પોતાના સત્તાથી ભાવ નથી કરતા પાછલા કરના દબાણ થી કરીએ પાછલા કરના દબાણ થી કરીએ ભાવ કરીએ તો પાછલા કરવા દબાણ પોતાની પોતાનું પાલન નથી કરતા દ્રવ્ય કર્મ તો કરતા છે જ નહીં દ્રવ્ય કર્મ ભાવ કર્મ પરિણામ પરીક્ષા પરીક્ષા તો કરતા બેના રિઝલ્ટ તો કરતા હોય છે ખરો કરતા તો ને એમ કે ખરો કરતા તો ભાવ કર્મ ને એમ કે હા ખરેખર કેવી નાખે પોતાનું જાય પાછા રહેવાનું સુખમાં સુખના દબાણથી ભાવ કર્યું સુખ ના મળે થાય સારા પુણ્ય વિચારો પુણ્ય વિચારો દુઃખનું દબાણ થતા પાપના વિચારો ના કરવા હોય ભાવ તો એટલે ભાવ કરતા આપડા સામાન કર્મ સંબંધી આપની પાસેથી આ પ્રમાણમાં જાણવા મળેલું છે જે રીતે બંધાયું તે રીતે છૂટે જગત સરળ સ્વરૂપે છે ફક્ત ભાવ સફારી સત્તા પ્રશ્નો જો ભાવથી બંધાય તો ભાવથી છૂટે તો પરમ પરિણામ રૂપકમાં કેમ આવે રૂપકમાં કેમ આવે એ ભાવ સભ્ય રૂપે પરિણામ ન પામ્યું ભાઈ એ ભાવ સભ્ય રૂપે પરિણામ ના પામ્યું એ ભાવ ખીચડી જાય પરિણામ દ્રવ્ય એટલે પરિણામ ભાવ એટલે પદ એટલે જે પદ કારણ તેમાંથી પરિણામ ઉત્પન્ન થઈ જાય ત્યાં સુધીનું સજા થાય આ પરિણામ ભોગવવા પડે અને જે કારણો જીવવાથી પરિણામ ઉત્પન્ન થયું નથી એના કારણો ના થઈ શકે ભાવતીભાવ ના થઈ શકે ભાવતી ભાવ ના થઈ શકે તેનું ના જ ના કોઝિસ માં ફેરફાર થાય ઇફેક્ટ માં ફેરફાર ના થાય બરોબર થઈ ગલન કરી ના શકાય રૂપમાં આવતા એનું આવી ગયું આવે ફોટોગ્રાફી બસ તૈયાર થઈ રૂપક માં આવતા પેલા એવા બહુ જૂથ થોડા ભાવ હોય કે જે રૂપક માં આવ્યું ના જાય કે હવે કેટલા ઉડાડી જાય કેટલા ઉડાડી બાકી બધા ફોટોગ્રાફી તો થઈ ગયેલો પછી આ બસ આવે દેખાવ અને એ પછી એમાં ફેરફાર નથી ફેરફાર નથી બીજો દાન પુણ્યાનું જે ગુણ છે એવું કરે ત્યારે ગુના દાન એ પુણ્ય છે દાન કરવું એ આગલા વસ્તુનું કે પરિણામ છે દાન કરે એ આગલા આગલું જે આપણા કર્મોનું પરિણામ છે દાન કરે છે દાન થઈ રહ્યું છે આપણાથી એ આગલું પરિણામ છે ને આગળનું આગળનો કોઝ છે ને એ કયો કોઝ પુણે નો બંધ પુણે નો કોઝ કે પુણે નો કોઝ પુણ્ય નું કોલ અત્યારે આ લોકો જે રહ્યા છે એ પંચાણું ટકા છે પાપાનું મંદિર પુણ્ય છે પંચાણું ટકા ઉનાળો ને ફોન તો બધી આ કેવું પડે ગાડીઓ આખો દાડે ધર્મ ધર્મ આખો દાડો ધર્મના વિચારો મહત્વ નીકળી આ એટલે આ પુણ્ય છે ને બીજું બીજું છે તે પાપ હોતા નથી માટે પુણ્યાનું બંધી પુણ્યાનું બંધી પુણ્ય આ પુણ્ય હોય કે પુણ્ય ભોગવે ખરા ગાડીઓ મોટલો ખાતી વખતે ખાય છે કે એનું ભાન ન હોય ભગવાન પૂછે તેના હારું તું આ ભટકું છું કે સાહેબ લક્ષ્મી માગે ઠીક લક્ષ્મી બીજો કોઈ હેતુ નથી હમણાં શોખ નથી કે એ કેવડાવવાનો લક્ષ્મી જોઈએ છે પાપ નું બંધન છે લક્ષ્મી તો આવી પડેલી બગવો આવી પડેલી ખોલવાના છે કારણ કે તો બહુ ભોગવી પડે ને ઇફેક્ટ આવી એ પડે ને અને આખો દડો ક્યાંમાંથી ક્યાંમાંથી કમાવું ક્યાંમાંથી કમાવું ક્યાંમાંથી શું ભોગવી લઉં કોનું ભોગવી દઉં અણહકડું ભોગવવાની ઈચ્છાઓ આખો ધરો ઘટે ઘટે અણહકડું ભોગવે નહીં મુગલ કોઈ નહીં બધા એ પુન દરેક પાપ જ સમજાય ઠેકા ખાવા હારા એ છતાં પાપ છે છેવટે કુળ બાંધતો એટલે પાપાનું મંદિર પુણ્યાનું મંદિર પાપ પુણ્યાનું મંદિર પાપ પાપ છે કે નોકરીમાં હોય એટલે પુણ્ય બાંધે ના નોકરીમાં ગરીબ પ્રજાનો હોય દાડા કાઢવાના વસ્તુ ખૂટતી હોય આરી લાવવાના પૈસા ન હોય સદા સદા ધર્મના મંદિરમાં જાય દર્શન પાપ છે પાપ બાંધેલો છે કોઈ બધે પાપ બાંધે છે પણ આ પાપ છે સુંદર પાપ છે કે પાપ છે પણ બંધ બંધ કરે દાન પુણ્યા નું જે ગલતરૂપ છે તેમાં સંતો વિભાગ પણ બંધક છે અને ગલતરૂપ છે પછી તેનો ભેદ શા માટે દાદા કોઈ દાન કરે તે સટ્ટામાં ગુમાવે તે કમાય આપણે એમ કહીએ કે આ ગટરમાં ગયું અને આ નથી ગયું તો બંને ગલન સ્વરૂપ છે એ કે છે કોઈ દાન કરે દાન કરે પછી સટ્ટામાં કમાય દાન કરે સટ્ટામાં કમાય કે થી કમાય તો એ બધું ગટરમાં ગયું એમ આપણે કહે છે ને ગલત સ્વરૂપ છે ને આપણે જ્ઞાન લીધેલું હશે ને બાર લોકો ને તો વાસ્તવિકતા છે દાન કરે ત્યારે પૂરી બંધાય ને પેલો આ ચર્ચા બધા કરે ત્યારે પાપ બંધાય દાન કરવું એ પણ આમ તો ગલન છે ને એના આગલા ભાવ નું દાન કરવું એ પણ આગલા આગલા ભાવ ના હિસાબે ગલન જ છે ને હા ગલન કરવું પણ તે આપણે માટે ગલન આપણા મહાત્મા માટે એ લોકોને પણ આમ તો ઇફેક્ટ જ છે ને કોઈ નથી એ લોકોને પણ કોઝ પર રહેવા જ પડી જાય એટલે અને તમારે નીકાળી આપણે નીકાળી ચોથું ગુણ જાગૃત દિશામાં આપવામાં શું અટકાવે છે પૂર્વકર્મ અંતરાયું હોય તો ત્યારે શોર્ટ કરશો દાદા પૂર્વ કર્મ નો અંતરાય હોય પૂર્વ કર્મ ના કારણે અંતરાય હોય તો એ અંતરાય દૂર કરવા માટે કોઈ શોર્ટકટ ખરો નિશ્ચય નિશ્ચય નિશ્ચય બળ છે બધા અંતરાય તોડી નાખે નિશ્ચય બળ એટલે પાછું અહંકાર આવ્યો કે નહીં ના એવું નહીં અને આ બોલ ડાયલોગ દાદા થઈ રહ્યું છે એટલે એને બહુ આપણે વ્યાખ્યા કરવાની જરૂર નથી બરાબર લખો અવતારે જે પ્રાપ્તિ નથી થાય એવી એકાદ અવતાર માટે શા માટે ઉતાર કર્યા હા ભેગા થતી રીતે મને પાંચમી ઉપરયુક્ત જાગૃતિ એટલે ડેવલપમેન્ટમાં વચ્ચે કેટલો છે ડેવલપમેન્ટ <coughs> કે હું તો હારો આપણી જાગૃતિ ને જાગૃતિ કરીએ સત્તુ આપણે જણાવ્યું કે બુદ્ધિ બગડતી દેખાય એ ખરાબ જોઈએ લોકો માટે અને આપણે માટે આમ સમજવું કે આ બુદ્ધિ ભાઈ બગડવા મળે છે એટલે આપણે સમજ્યા ટાઈમ ચિત્ર આવશે તો આપણે તૈયારી રાખી બોલાવી શું ખરાબ ટાઈપ નો એંધાણ મળી ગયા હા તૈયારી એ છે સાતમું એકદમ સંસ્કૃતમાં સમજાવે આ સમયસાર શુદ્ધ ઉપયોગ એ સમય શુદ્ધ ઉપયોગ એ સમય સમયસાર બીજી કોઈ સમસ્યા અમારા જસુભાઈ સાથે અમને થોડીક ચર્ચા વિચારણા થઈ ગઈ હમણાં જસુભાઈ સાથે કે સત્સંગ થયેલો એમાં એના પછીની એક વાત છે એ પહેલાનું આ જસુભાઈ સાથે કે સત્સંગ થયેલો ના એ સમયે સમયે શુદ્ધ માં રહેવું એટલે સમય સાર સમય તો આપણને હોય નહીં જાડો સમય હોય આપણને કાળ જાડો હોય બરોબર આ કાળનો સમય પ્રાપ્ત ના થાય જાડો પાકો ફક્ત આપડે સદુપયોગ છે એટલે જાડા કાળમાં પણ નહીં અંદર સમયમાં બધું આવી જાય આવી જાય અશુદ્ધ ન કરે માટે સમય છે શું કહ્યું માટે સમય જે કાળ સાત રૂપે જાય જે કાળ સાત રૂપે જાય તે સમય સાર આગળ ઉપયોગ એક સમયે એક જ નિકાળે હોય તો સતાવધાન વખતનો પ્રયોગમાં ક્યાં થતું હોય છે તે સમજાવશો શું કહ્યું સતાવધાન સતાવધાન બે ઉપયોગ હોતા જ નથી એક જ ઉપયોગ એક જ એક સાથે સો જગાએ મન એનું કેવી રીતે રહે એક જ સાથે સેંકડો જગાએ એનું મન રહે સત્તાવધાન તો એ કેવી રીતે બને આજે ગજબ અવતાર હોય ને તેને સોળ અવતાર હોય સોળ અવતાર સોળ સોળ અવતાર ત્યાં બહુ બુદ્ધિશાળીઓ અને બધા હોય તેને અષ્ટાવધાની કે અષ્ટાવધાની અવતારધારી અવતારધારી આવી ગયા ત્યાં પણ ગજા કાપનારા સોળ હજાર તે બધું સૂક્ષ્મતાએ પહોંચેલો હોય આમ જોતા ની હાથે કયા ગજા ઉપર પડે કાપવું છે કાપીને બીજો અજ્ઞાન દેખાય ક્યાં આગળ નીકળવું છે કઈ દરવાજે ને ત્યાંથી દેખાય આગળ દર્શન ઉપર શું કરવું છે ત્યાંથી કઈ જમત નીકળવું છે ત્યાંથી બહાર નીકળવું કરવું છે તો સ્કોર પકડવા રહેતા થાય પોલીસ દ્વારા દેખાતા ત્યાં આગળ શું એટા બધા ખબર પ્રકાર નો માણસ બેચાર અવધાન તો એમને મત થાય અવધાન એટલે ખ્યાલ સત્સંગ નો ખ્યાલ હોય ધર્મ નો ખ્યાલ આવે પેલો ખ્યાલ આવે નથી આપણે એટલે બુદ્ધિ ડેવલપમેન્ટ બુદ્ધિ બુદ્ધિ ચકાસણી છે ઉપયોગ કઈ એ વખતે ઉપયોગ ક્યાં હોય એમ કે એ દ્રવ્ય ક્ષેત્ર કાળ ને ભાવ તેમાંથી કયો ફેક્ટર મહાત્માઓનો વિજય સન્મુખ થાય છતાં ભાવ વધારે આપતા હોય આપણે હવે શું થયું પરદ્રવ્ય સ્વરૂપ હતા પેક્ષા દ્રવ્ય સ્વરૂપ થયા હા સ્વદ્રવ્ય સ્વક્ષેત્રમાં આવ્યા સ્વક્ષેત્રમાં પરક્ષેત્રમાં હતા તે સ્વક્ષેત્રમાં બળકાળમાં હતા સ્વકાળમાં આવ્યા સ્વભાવ સ્વકાળ કેવો છે સનાતન છે કેવો છે સનાતન પરકાળમાં વિનાશી અને સ્વભાવમાં આવ્યા પરભાવ છૂટા છે અને પેલા છે જે ગલત છે એમાં કઈ ફેરફાર થાય ને એ દરેક મિત્ર પ્રકાર જે ભાવે થવાનો હોય એ પ્રકરણ ત્યાં કરે તેનો કઈ ફેરફાર થાય નહીં તો બની ગયેલી વસ્તુ નું ડેવલપમેન્ટ સંરચનાકાર વચ્ચે કઈ પણ ખરું ડેવલપમેન્ટ ઘણા ભાગની કમાઈ ગણાય ડેવલપમેન્ટ કરીને ખાસ તમને ખરો બે હજાર પછી ઘણા બહુ કમાઈ છે વચ્ચે સેકપણ છે તરફ લઈ જાય છે ડેવલપમેન્ટ કર્મ ખાસ કરો કર્મ લગન તો ડેવલપમેન્ટ હોય જ ને દસમા મહિનો ડેવલપમેન્ટ હોય તો દસમા મહિનો કરવો હોય અગિયારમા મહિનો ડેવલપમેન્ટ ગ્રેજ્યુઅલ હોય કે વિસ્ફોટ હોય વિસ્ફોટ તો અનંત અવતારની કમાણી કરે એકદમ તેથી એમ કહે છે તેથી બળ ને અમારું ગ્રેજ્યુઅલ કરી શકીએ કે અમારે ત્યાં વિસ્ફોટ ફીટ થાય તેથી એમ કહે નહીં કરે મને કેવી નહીં કરે દાદા વિસ્ફોટ થયો ને હા અને અમને ગ્રેજ્યુએટ ના ના વાત છે મારે મોક્ષ ની જરૂર હતી મારે બીજી જરૂર નથી આ વેપારી કઈ વર્મોત જેવો તેવો પણ એ વિસ્ફોટ થયો અમારા માટે થયો ને હા અમારો પુણ્ય ત્યાં એની અસર આવી ને જબરદસ્ત પુણ્ય કહેવાય હા એનું કહું છું તમે બધા પૂછતા તમે બધા મને તો મહેનત કરી કરી મારે તો કરી <laughs> ગયો ને સન્મુખ મહેનત દાદા ને કરવી પડે છે પુણ્ય અમે ભોગવે છે વેપાર કરતા બસોમાં બેસતા ગાડીઓ બેસતા કારોમાં ભરતા કિરાવા જતો કેવું છે વિતરાગતા એ તો બહુ મોટી વસ્તુ છે નોર્માલિટીમાં નોર્માલિટી તો બુદ્ધિથી આપણા ફોરેન કરી શકે શું નોર્માલિટી તો વ્યવહારમાં કહેવાય ને નાઇન ઇઝ એબવ નોર્મલ બંને ફીવર છે નાઇન્ટી સેવન એ ફીવર એ ડાક્ટર કે કંટાળ બોલા ફીવર છે શરીર ટાડું પડી જાય છે એમ કે શરીર ટાડું પડે છે ninety eight is not a ડાક્ટરની ભાષા પણ બીજી દરેક ભાષામાં પોતાનું શું હશે એ આપણે કીધું વ્યવહાર વ્યવહાર પૂરતી વાત છે ચૌદમો પ્રશ્ન જ્ઞાની પુરુષના સંકલ્પમાં રહેલ દેવો વિતરાગ હોય છે વિતરાગ ના દેવાના કે પણ એમની ભાવના સારી છે કે મોક્ષે જવું છે ને મોક્ષે જવું છે એમને અને લોકોને મોક્ષમાં જનાર હેલ્પ કરી શું કર્યું સારી ઊંચી ભાવના હા વિતરાગ બધી હેલ્પ ના કરે વિતરાગ હેલ્પ ના કરે બરોબર એને શાસન દેવ દેવીઓ જે છે એ પણ એ તો વિતરાક તો હોય જ નહીં ને વિતરાક હોય જ નહીં પણ બહુ ઊંચા પ્રકારના હોય દેવ દેવીઓ કહેવામાં ત્યાં વિતરાક હોય જ નહીં સંકેત એ વિતરાક થવા ઈચ્છા સંકેતી હોય સંકેતી હોય ઘણા ઘણા ઘણા સંકેતા છે તેઓ સંકેતી હા પણ રાગ એવો છે એ કેમ કરી લોકો લાભ ઉઠાવે એવું મદદ કરું બરાબર એથી કરીને એ લોકોને ફાયદો થાય ને મદદ કરતા કરતા એ પણ મોટે પડશે ભાવના ઉઠી છે અમે તમે સંપર્કમાં આવી છે કે આવી સંપર્કમાં આવ્યા કરતા દર્શન કરવા હાર સંપર્કમાં આવે ને કઈ કાંઈ ખૂટે થઈ જાય કઈ હટાઈ જાય નાની ને બહુ સાચવું પડે ને મર્યાદા આવે એમને માન જોઈએ ને એ બધું જોઈએ પણ બીજો આખો થાય ભાઈ ને રાખડી હું પારતી નથી લઈ દીધી હા નિકાલી બાબતો નિકાલી બાબતો એ તો સરળ બરોબર રહેવું છે કારણ કે કોમ ડાપણ વરે કોમ ડાપણ કોમ કોમ ડાપણ કોમ કોમ ડાપણ બીજા બધા કરે પણ અહીં હમણાં ના કરે ને બહુ લાતો લાંબો ખાધી છે હવે એમ નહીં કરીએ ત્યાં અત્યારે સ્વીકાર કરી નિર્વિકલ્પ જયારે સંકલ્પ વિકલ્પ એવા નિર્વિકલ્પ તમારી સાથે જ કાયમ રાખો ને અમને એમ કહે તમારી સાથે જ કાયમ રાખો અમને મારું <laughs> આ લોકો બધા ફોર્મ કરવા તૈયાર છે કઈ ફોર્મ થયું નથી રામ ધને રાખી દીધું એવું નથી આપણે છતાં તો મારી ઈચ્છા તો અપરિકૃત વિચારવાની બરોબર પણ દાદા શરીર શરીર નો પ્રશ્ન છે બધા એમ કે છે પછી એક સ્થાન થયું ને ચિંતા થઈ જ્ઞાન જ્ઞાન વાળા મંત્રી પરિક્રમ વધારો થશે બેન કે છે કે પછી તો મહાત્માઓને આ પરિગ્રહ નો વધારો થશે કયા પરિગ્રહ પરમ વિનય નો કાયદો જેવો તેવો છે શક્તિ માંગીએ મનમાં વિચાર મળે રહેવું ઉત્તમ જોડે રહેવું ઉત્તમ બેન કે છે કે આપની આજ્ઞા પાડવા માટે અમે મનમાં આમ આપની આરાધના કરીએ કે અમને શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો આરાધના પાડવા માટે તો અમને શક્તિ મળે ખરી જે માગે આજ્ઞા બધા રસ્તો દેખાયો પાંચ આજ્ઞા સરળ જે તમને પ્રાપ્તિ કરી છે તેની પ્રોટેક્શન છે લીકેજ ના થાય એ પ્રમાણે પકવાન છે પણ સતત ધ્યાન રાખવું પડે સતત જાગૃત રહેવું પડે જાગૃતિ જલ્દી ગયેલી જ છે અજાગૃત ને જાગૃત જે જાગૃત છે ને જાગૃત દાદા જાગૃતિ વધતી જ જવાની કેવળ ના સુધી પસાર જાગૃતિ એટલે આ બહુ બહુ કરતા કરતા પણ કેટલા બીજા અવતારો સાહેબ સત્તા બાર સત્તા પણ એમ કરતા કરતા બહુ સાચી વાત મળી આવે ખતો જ ના ખાતો છે આવી સ્ટેશન ફરી આવી સ્ટેશન ફરી એમ ભરતા ભરતું બધા સ્ટેશન જઈ જાય જરી આવ્યું જરી આવ્યું બહુ ભટકા છે કે બેન પૂછે છે કે આપની આજ્ઞા પાડવામાં આપની આજ્ઞા જે પાડવાની હોય એમાં ભૂલ થઈ ગઈ હોય તો એ ભૂલ ની અમને ખબર પડે ખરી બધું હિસાબ કાઢે તો નથી ખબર પડે બરોબર ના પાડી હોય તો ત્રાદે એવો આવે ત્રાસ બરોબર આપણે ખબર ના પડે કે કઢી બગડી ઘડી બગડે ખબર પડે એટલે ના પાડે સાથે જાય શું ઓછી પાડે કરવાનો હતો નહીં કરનાર નહીં રાતની ઓછી પાડે કરવાનું નહીં પણ ન પાડતું એવું માનવું ના નિર્ણય જ હોય જોઈએ પાડી ઓછી પડાય તો કંઈ ખાસ વાંધો નથી પણ પાળવી જોઈએ પછી હા નિશ્ચય ન હોવો જોઈએ પાળવી લીધા પહેલા એક વખત જીવનના પુસ્તક પત્ર જબરજસ્ત ભાવ એવો અનુભવ થયો કે